કેટલા ચાર હજાર તકલીફ થયા થાય પણ તને રે નહીં દસ તારીખ મારે શું જોઈતું ધર્મ યાદ જ નહીં કરો ગુસ્સા કરી ગયો ઇન્ડિયામાં કેવું નોકરી કોઈ કરી ગયા ત્રણ છે પંચ્યાસી સાંજે અરુણ સિંહ કરવાનું તમારું એવત જ કરવાનું ફક્ત તમારે તમારું ભૂલ અમે કોઈને ભૂલ થાય નહીં એટલે કહીએ પણ તમારે થાય તો અહીંયા મિલકત કરવા જોઈએ આ તમારું છે તમારી મિલકત છે આ તમારી છે એના રેટ કરવા જોઈએ અને ના કહીએ નીકળતા તો કોઈનું વિચાર ધન શક્તિ બરાબર લોકો બધા આયુષ્ય બંધાવા માટે એ બધું કીર્તિ માટે કીર્તિ રાખે માટે એટલે કીર્તિ નથી આગળ મોકલ્યા એટલે હમણાં આવે ને દાદા કે તમને સુધારે કે જરૂર પડી ગઈ જમીન વાત પડી ગઈ ને બાકી રહે સંયોગો વિરોધી ભગવાન ના દાદા ભગવાન વિરોધી ભગવાન સંયોગ આવવાનો નો સંયોગ

सेवन करता है हाँ गाड़ी तो

चार छः पंचासी सौ डॉक्टर सुरेश पटेल मोकला એટલે શું અને એ કેવી રીતે જીવાય આપણે એની કઈ રીતે પ્રેક્ટિસ કરીએ બધા માથાઓ જે છે એ વિનયમાં છે પરમ વિનયમાં છે તો પછી પરમ વિનયના ભાવ સાથે મહાત્માઓ કેવી રીતે આવે નિરંતર આત્મામાં રહેવું એ કરવું નહીં પછી બધું ઓછું થાય તો અંતર કરવું નહીં વિનયમાં આવે તો મોજ થાય વિનયમાંથી ઉપર વિનય જાય એટલે પૂર્ણ જ વિનય વિવેક કહેવાય છે કરનાર હિતકારી વિવેક અને વિનયમાં તો પછી વિનય એટલે વિનય આપડે જ્ઞાન પ્રાપ્ત કરે અને એ બોલે નહીં એવું ભ્રષ્ટાચ છે એવું ના બોલતા વિનય થાય એટલે ઉપયોગમાં રહેવું હોય કે નહીં હું સિદ્ધાર્થનાથ છું એ વિનય થયો હું સુનિશ્ચિત છું એ વિનય નહીં જેમ ટુ ભેગું થાય ત્યાં શું થાય પાણી સાયન્ટિફિક સરકમ છે એવિડન્સ તેમ ભેગું થઈને આપણે તૈયાર Divination is the pathetic fact God has not created this world at all. Only scientific circumstance for evidence. શું સમજવું બડી સમજ scientific circumstance evidence. God is created corrupt by Christian viewpoint, by Indian viewpoint, by Muslim viewpoint, not by fact. Shiva God is created correct by Christian viewpoint, by Indian viewpoint, by Muslim viewpoint, not by us. શું બોલો દાદા રિલેટિવ કે છે રિલેટિવ છે બધું હા રિલેટિવ only time scientist whose circumstance evidence to add to a degree of thing is time, it is there, no હોય કોઈ મતલ ના હોય પોતાનું બોલે ભાઈ બોલો There is contradiction. There is contradiction. There is contradiction. We can't wait for the children to be right? Contradiction is not. Not. You work hard.

પછી બહુ થાય ચાલુ થઈ વિરોધ થઈ પછી કોઈ કામ કરું છું કે એમને બેરો છું બહુ છું બસ બીજું કશું નહીં કરતો બહુ છું ખાલી એમ ભણું છું મેડિકલ ના ભણે છે દાદા આપણે મગજ સારું છે તેથી ભણ્યું છે effort because you have good brain you can say you can get you know go for yeah. right that's what it is yeah thank you બધા સારું છે એટલે જ બનાવ્યું તેનો ત્યાં શું કર્યું બધા જે કર્યું હતો બધા જીવા જોઈએ જે ભૂલ નથી one of the people, one of study. And because your brain is working nicely, then you can study. And that is also one of the evidence. અને બોલિંગ ઉમર મજા બની શકે છે He's pointing out that these are the circumstances. સમજાયું એ બધું આ બધું ફળ ક્યારે ભણાય નહીં તો ના ભણાય તો તું કરી શકે શું તારી તારી એબિલિટી શું છે તારી કેપેસિટી ભગવાન વિચાર નગર સારું બનાવે તારી કેપેસિટી નથી What is your capacity? પોતાનું કશું નથી એવું ક્યારે આવે તો પછી ગુસ્સો કરું છું તારે અનુભવ <laughs> <laughs> well, You can take it. We we don't feel like it's true. He doesn't need to and shoes. He can understand. સાહેબ એવું કહ્યું આ

ઈચ્છા રહે થઈ જાય ને ગુસ્સો કરવાની ઈચ્છા રહે તો થઈ જાય ને હા એવું થાય છે પચાસ હજાર દેવું હોય આપડે કઈ ભાઈ ચાલ કરી બે હજાર પગાર કરાવીએ દેવું આવે મારે એમાંથી હજાર ખર્ચ થાય હજાર નું દેવું આવે શું કહ્યું એ દેવું ક્યારે રહ્યું વ્યાજ ના હોય તો વ્યાજ કાઢીને ખાલી ચાલુ આવે નહીં તો શું એટલે વ્યાજતા જ વ્યાજ ચલતું જાય સત્તર ના આ લોકો દેવા દેવું પછી કોઈ જ્ઞાન ના આવે પછી કાબુ જ ના આવે એટલે પછી અમારે બે એવું પાપ પડે અમને પાપ ધોઈ આગળ પડે આ તો પતંગ નો આપણે છૂટી ગયો હોય અને પછી પતંગ ગુલાબ થાય તો આપણે આપણે પછી નહીં નમથી ગોળા પાડીએ એ મારી પતંગ તારા હાથમાં દોરો વેચી કાઢ એટલે આપણે દોરો તમારા હાથમાં ધરાય છીએ પછી ગુલામ થાય એટલે તમારે તો બરોબર ના થયો જાય શું ભાઈ આપણે આત્મા દોરો મુવા ગુમ મુવા કરી ગયો પછી કશું ના ચાલે આ બધા ધર્મી પાસે બધા નથી તમે સમજાય થોડા ધ્યાન થાય તો કહેજો જરા પછી આપણે ભેગી કરી અને ઉતાવળ છે ઉતાવળ છે સમજવું પડશે નહીં આશિક આશિક આશિક આ બધું સમજવું નહીં પડે તો કેમ સમજો નહીં લિમિટ કહેવાય છે ને થોડું થોડું સમજાય એમ કે છે મમ્મી બહુ રખડે છે મમ્મી બહુ રખડે છે સમજાતી નથી રખડે છે મમ્મી કેટલા ઘર સમાજ ભાષા લાવે હા કદી શબ્દ શીખવાડ્યો સત્તા બોલે તારે ના બોલે એવું ના બોલે ના બધા કહેવાય ને તારે ફરવા ફરવા જાય છે એવું શું કહ્યું બાવીસ તારે લગ્ન કરવું પડશે ને હજુ વાર છે એ તારા દસ ને डॉक्टर इलाज कर सकता है हम भी खाए हम भी हाँ आगे बढ़ते स्पेशलाइज थशे स्वीकार करो दया तो करो दया करो बोल रहे दया करो से तो दया करू जो इंग्लैंड जता रहे तो सही करते इंग्लैंड दे रहे थे मतलब दया करती सर्विस करी बस સર્વિસમાં શું ફાયદો પછી એટલે ડોક્ટર તરીકે લોકોને મદદ કરવાનો પોતાને આનંદ મળે પણ સર્વિસ એવું તો ભરે ને ધ્યાન સર્વિસ એવું ક્યારે ભરવાનું બંને થોડા સર્વિસ બંને અનસર્વિસેબલ બંને થોડી અનસર્વિસેબલ શું ક્યાં લાગે છે લોકો કહે છે ને ગાડી ફરી છે બધું છે પણ ગાડી બધી બગડી જાય તો એનું ફરી છે બધું છે ભાડેથી સર્વિસ કરવા હંડ્રી મજૂર થી સર્વિસ કરવા જાય હંડ્રી મજૂર થી So she was to getting something rent. Yes. And that means that is your rent. Wow. You are rented to someone. Yeah. Ah. આવી બધી મશીન ભાડે આપીશ તો ભાડે ભાડું લઈ શું જાય છે મમ્મી ને મદદ કરીશ કે એટલે મારા કુટુંબ ને મદદ કરી એને એને પોતાનું પોતાનું ફેમિલી નું ભરણ પોષણ કર્યું જમીન ભાઈ ભરણ પોષણ કર્યું હજી બે આ બધું જાણ્યું છે તમે જેટલું કમાઈ પછી અમે મેળીશું અમે ખવડાવી પ્લાનિંગ છે આટલું ક્યાં સુધી ક્યાં જીવા પછી આંડા છે તારી જીવાની આંડા છે હા એ કેવું બધું અને એવું નિયત ના કરવું મમ્મીએ કીધું કે ભગવાન પછી ઉપર લઈ જાય બે પણ આગળ નીચે અમારો નીચે બની ગઈ છે બરોબર લુપ્ત થતી વાત બધું ઊંધું ઊંધું ચૂકાડે છે મને ખબર નથી કે છે કે પતિ વગેરે ક્યાં હતા તે જોયું ભૂલી ગયો ભૂલી બધું બધું ચિંતા ચિંતા થાય છે ને કે એથી દવા ઝઘડો છે બોલાય નહીં કે છે બોલાય નહીં ને ગુસ્સે દયા એની દયા છે ટિકિટ દયા સાચી દયા નથી મમ્મી એમ કે છે એ કામ કરે છે તો બધા કામ મમ્મી એવું કે છે સારી નથી હેલ્પ કરે છે યુ થિંક બસ

હવે થોડી વાર માટે ભૂલી ગયો પણ પછી પેલું તો હોય જ છે ના પણ આપે પછી સાઇડિસ્ફેક્શન માથું દુખે મને દુખતું આગળ મને નથી દુખતું આગળ માથું દુખે પછી આપી દુખે પ્રત્યાવાદી રોગ નથી <laughs> બેભાન થઈ રહી છે આ જે ભાવનાનું છે ભાન છે તે જતું રહે છે આ થોડું ભાન છે તે જતું રહે છે હા તો જાગૃતિ વધારવાનું છે પણ બધા જાગૃતિ ખરાબ છે શું કહ્યું એટલે પછી જામલન થઈ જવાનું જામલન થવાનું સાધન છે Our Allah, uh, we have to increase it and we have to take it to the top. Instead of that, we are uh, taking it down. માણસ પછી જાનવર થાય છે પછી એનું કારણ કે જાગૃતિ બધી ખલાસ થઈ જાય છે જેમ જાગૃતિ વધે તેમ માણસ ઉત્તમ થાય જાગૃતિ By awareness is uh, increased up to certain till you can see the whole universe. can reach at that point. But instead of that, you cannot bear a single worry and you take drugs. And you, you just uh, uh, lose you. And Muslim લોકો મુસ્લિમ જાણે છે સરસ મુસલમાન દારૂમાં ટીપી પડ્યું હોય તો આટલી ચામડી તારીખ બારી ના થાય ખબર છે લોકોને ખબર છે એટલી બધું ખરાબ ખરાબી વસ્તુ છે લોકો નહીં ખબર હોય ખબર ના હોય તો એ બધું ઊંધું કરે ઊંઘની ગોળી ના લેવાય બીજો ઉપાય કરવો જોઈએ આવી આવો આવો ઉપાય નહીં કરવો જોઈએ ચિંતાનો ઉપાય બીજો કરવો જોઈએ આવો ઉપાય નહીં કરવો જોઈએ હવે ચિંતા એને બદલે અમુક દાદા ફ્રેન્ડ સર્કલ હોય મજા કરવા એવું બી હોય છે એનું શું એની સમજ આપવા એનો ઉપાય નથી શું કહ્યું No, that was that was. માંસાહાર કરેલું છે મીઠ ખાધેલું એટલે કે એમ કે છે કે વધારે તો અમે અમારા સાહીઠ બધા ભેગા થાય અને મજા કરવા માટે જ લેતા હોઈએ છીએ ના તે બધા નહીં You are losing all your spiritual power and you are getting a momentary enjoyment. चाहे फिर पी एम के खुद दे मीट भी कहू तू अधिकार में अधिकार ना भाई इसमें डायरेक्ट मैंने सुनाया कि तो मुझे हाँ, एक ऐसे आया जो वनस्पति है શાકભાજી ને અનાજ એમાં પણ છે તો જીવ તો છે પણ જે જીવો બધી કોઈ જોયું છે કોઈ દાદા જોયું તને કાપું તે તને કશું દુઃખ થતું નથી ને બીજી દૂધી કાકડી દુઃખ થાય ત્યારે કાકડી કાકડી તરવી તરવી કાતો દુઃખ થાય દુઃખ ના થાય ને અને મરઘી કાતું તો દુઃખ થાય નહીં ભણે ને मेरा मेडिकल में गए थे ना એટલે કે સીરિયસ વાયરલ એટલેなんかનું ન હોય મતલબ મને જોતા પૂછાય છે કે બીજું બીજું કેમ મેઈટેસ મેં તો જે હું યાદ આવે તો હું આવી જવું બહુ નસ્તે આ વાતમાં વાતમાં કોઈ હોય તો આના હું કે જો હું આ નકતાલા હતી નાકતાય બકરી બે બીમાર કરે ને તું એવું બને ખરી તો પછી ભેગ ભેગ આપતા આપણું હાથ ગભરાય છે અને અસર થાય છે તે ખરાય નહીં ખાઈએ તો હાથ પર અસર થાય છે અને આપણે વેજીટેબલ ખાઈએ છીએ તેમાં આપણા હાથ પર અસર થતી નથી આપણે હાથ ખુશ થાય છે એટલે જે લોકો કાપી શકે જાતે તે ખાઈ શકે જે લોકો કાપી શકે જાતે તે ખાઈ શકે શું કહ્યું નહીં તો હાથ પર અસર થાય છે જેને હાથ પર અસર થતી હોય તે લોકો વધે ના હોય તેનો અસર થાય નહીં તો શાંતિની રીતે જાણવું જોઈએ ને It affects your hand. You must realize right now, like in your letter, like because when you uh, you can't uh, I'm using uh, his and so that time your heart will not accept to do that also.

because we are own responsibility. Whatever we are doing, we are helping your own body. Is it only the body or the body is immortal? Yeah. So even if it goes up, it's more like. હા મેન પૂછે છે કે આ જે હાર્ટ ઉપર જ એટલું અસર થાય છે જે ખાય છે મીઠ ખાય છે એની એની શરીર ઉપર જ અસર થાય છે એટલી કે એને આત્માને પણ કઈ અસર કરે એ તો બીજી અસર એ તો અસર નથી એ અસર આવેલી શરીર પર અસર થાય છે એ તો નથી થઈ જોઈએ બીજી અસર તો ખરાબ થાય છે હાથ ઉપર અસર છે હાથ અસર અને ઇફેક્ટિવનેસ જોઈ છે ને હાથની ઇફેક્ટિવનેસ કેવી છે તે ના જોઈ છે એમ કે છે આ બાબત પૂછે છે કે કાપે એને કોઈ અસર થતી ના હોય તે ખાય ત્યારે તાપ લાગે એટલું તાપ તો બધા છે જ જાણું કે તેનું વિશેષ તાપ લાગે તેને ખાવાનું નથી અને આ બધા અસર નહીં થાય જેટલું રજા હોય તે કહી શકે જેટલું હાથ ક્રુઅલ હોય તો થઈ શકે ક્રુઅલિટી જોવી જોઈએ મધર ખાતા હતા અને એમાં મધર મધર જે દૂધ આવતું તે છે મીઠ છે શું છે આપણા લોકો મધર છે આપણા લોકોને મધર મીઠ વાળો હતો નથી એમ દાદા એમ કે છે કે મારા મધર ફાધર ખાતા હતા એટલે હું શીખ્યો અને મધર હવે નથી ખાતા મધર ફાધર ના મધર ફાધર ના ભાદર હતા ને મધર ના તે બધા જોયેલા નહીં ખાતા હતા પણ એમાં ખાતા હતા જે લોકો નહીં કરતા હતા ખાતા પછી આગળ કઈ ખાતું જ નતું મેં જોયેલા ત્યાં નજરના ફાધર અરે એના પણ ફાધર મેં જોયેલા એટલે આ ચોખ્ખું તને લાગે છે ને કે આપણું હૃદય હાથ કબૂલ ના કરે છે Thank આ દારૂ બદલ ના કરશે ને દારૂ બે નહીં કર્યું છે બીજું બધું ખાજે પીજે બધી ચીજો ખાજે છે

બેન કે છે કે છોકરાઓને આ રસ્તે વાળવા શું કરું મા બાપે મા બાપે શું કરું છોકરાઓને આ રસ્તે વાળવા માટે મારી પાસે એટલે ગરીબ ના હતા મારી એ કરી હતી પૂછે છે ઈડા ખાવાનું શું નિંદા કરાય કે કરી શું કામ મજા કરી આવ્યો કરીને Thank you. બધા પેલા બધા કરતા ચાલે પેલા કરતા સારું શારીરિક અશક્તિ આવી જાય તો પછી શું કરવું ઇનામ વેજીટેબલ જેવી કોઈ ચીજ નથી વેજીટેબલ જેવી શક્તિ કોઈ ચીજમાં નથી આવે વેજીટેબલ જેટલી ચીજ ગરમી કોઈ કોઈ ચીજમાં નથી મીટમાં મીટમાં બધા કોઈમાં ગરમી નહીં વેજીટેબલ ઉપર બી બહુ વેજીટેબલ ખાના અને બ્લડ બહુ ગરમ રહે છે બહુ ગરમ રહે જાનવરોમાં રહેતી વેજીટેબલ ખાનારું એક જ છે જાનવર એને કબૂતર કે છે શું કે છે કબૂતર તે કબૂતર કોઈ દાણા ભરેલો હોય ખાય નહીં એટલે આપણા સાયન્ટિસ્ટો ચોખ્ખું ઇન્ડિયન સાયન્ટિસ્ટો ચોખ્ખું કહ્યું કે આ કબૂતર નથી ખાતું વિચારવું એની શું દશા થઈ જશે વરસાદમાં ભૂખી મળી જશે એટલે આપણે ત્યાં કબૂતરીઓ બનાવી કામકાજ અને અમે દાણા નાખી જાય કબૂતર ખાય બધા કારણ કે બિલકુલ અહિંસક છે બીજા બધા જીવડા બધા થઈ જાય બધા હવે બિલકુલ કબૂતર નું જે બ્લડ છે એના જેવું કોઈ કોઈ જાનવરનું બ્લડ નથી કેટલું ગરમ બ્લડ ખૂબ ગરમ છે એટલે ગરમ બહુ હોવાથી કબૂતર વિષય બહુ વધે કોઈ જાનવર એવું વિષય ના હોય એવું વિષય હોય છાતી વિષય બધા છતાં ગરમ છે બ્લડ ગરમ છે જેવા ઇન્ડિયામાં બ્લડ ગરમ કર્યા તમે દાખલા જાઓ બધા ના જણાવો ના જાણે આવતી ડાક્ટરીમાં આવતું નથી દાદા ત્યાં કહ્યું તમને ગરમ થાય નહીં જાનવર એ કબૂતર બોલે પંખીઓ વગર છતાં વેજીટેરિયન છે અને આ ગાય ભેંસ બધા વેજીટેરિયન કહેવાય સાથી હાથી હાથી વેજીટેરિયન એવું બધું પાણી ગાય ભેંસ હાથી બધા વેજીટેરિયન હે ગમે તે ગુજે થયો તો ના વેજીટેરિયન આપણે કાંઈ નહીં તમારે કેટલા બધા આવ્યા છે પણ આ તો દયા નહીં થઈ જવું આ ફરી વાર ખાસ એમના માટે એમનો વાંધો નથી આપણા માટે વાંધો ઇન્ડિયનો માટે વાંધો પરિવાર મજા કરવા માટે જ જન્મ્યા છે એનું પ્રમાણ થઈ ગયો મોક્ષ જવા માટે જન્મ્યા છે That's the difference. Engage the soul forever, therefore to enjoy the path. My need is equal to a path to take the money and the આ બેન પૂછે છે કે આપણે ઇન્ડિયામાં જન્મીનો એ કેમ આવ્યા કેમ આવે છે પ્લેન પ્લેન મળ્યા પ્લેન કિનારે ભેગી થઈ it's not wrong. આપણા સિવાયના બીજા જે ધર્મો છે આપણા આપણા આપણા સિવાયના બીજા જે ધર્મો છે એમાં મોક્ષ કર્મનો સિદ્ધાંત નથી તો મોક્ષ એ લોકોને માટે છે કે નથી મોક્ષ તો હોય નહીં મોક્ષ પણ એ બધા કહે કે આપણે હજી મોક્ષ જરા છે એવું કહે એટલે પછી આ લોકો બીજું ખોવાય નહીં એનો સંતોષ રહે સંતોષ તારી પાણી પહેરી છે તો ગળો થાય તો હજી પાણી પહેરી આજે દુકાન તો હોય રહેતો આનંદ દર્શાવા છે તમને માટે બીજું શું છે તમને માટે મોક્ષ નથી તો બીજું શું છે એ એ લોકો મોટની વાત કરતા એ લોકો શું કહે છે કે આપણે અશુદ્ધ કરવું છોડે એનું શુદ્ધ કરવું કરો એટલે શુદ્ધમાં ગ્રેવિટ કરે તો ગ્રેવિટ પછી ભોગવા વિના તે આ સંસાર એવા બધા પાંચ મિલિયન સુખો બધા ભોગવી ગયા છે પછી એ શીખવાડે છે બીજું આપણે શું કહે છે કે ક્રેડિટ બે છોડી દો અરે મોજ જોઈ આવે છે આપણે બંધ કરી દો ક્રેડિટ કરવાના ચોકડા બંધ કરજો આપણે ક્રેડિટ કરવું નથી કારણ કે ઉપાધિની ચિંતા એ પોહાતી નથી આપણને આ બંધન ગમતું નથી આ બંધન સંસારનું ગમતું નથી એટલે મુક્તિ કરે એ વૃદ્ધિ કરીને જવું છે કોલેજ જવું છે ગુરુ કર્યા છે No, no, not, never had acne. Really, really, I think you are bad. Disregard you all the time in your life. Then she comes. She will uh, take hold of your own, all your uh, uh, actions and desires and everything. साड़ी जरा भी साड़ी बेबी साड़ी भी अच्छी है સમજી ગયા છે એ કે એવું ગુરુ ગુરુ થઈ જશે એવું હોય તો મારે લગ્ન નથી કરવા એ તને ખબર ના પડે એ શિષ્ય નથી ખબર પડે ગુરુ ગુરુ થઈ જશે ગુરુ બધાને પાક પણ વિધિ ખાતે મેરેજ હતું અમારે કયા વ્રત છે આજ્ઞા વ્રત એટલે અમારી આજ્ઞા વ્રત હતું અમારે શું અમારી આજ્ઞા બાદ ચાલતા જે કહીએ તે કરવા તૈયાર છે દાદા ને કઈ જોઈતી અમારી આજ્ઞા અપાવે પરમ ગુણ એવા કે બસ થઈ ગઈ જય સચિદાન આવી ગયા સુધી કહ્યું છે આવો બધાની વાત ખોટી વાત પણ સાંભળી જાય પણ ખોટી ના હતી તો સાચી તો સાંભળી જોઈએ તમારે જેવા જ્ઞાની ને કેમ છો તો આમાં લોકલ લોકો બરાબર પણ જ્ઞાની ને કેમ છે જ્ઞાની ને પણ આવી કઈ ભૂલ થઈ ગઈ છોડે નહીં કોઈને કૃષ્ણ બધા આમ કઈ ચીજ હતા પણ પીરો લઈને ખલાસ આવ્યો રાખી દઈને આવી ગયો કોઈની ફેર બોલે છોડો નહીં આપી ગયા મારીને ચિડાયા ગયા છોડો નહીં શનિવારે જ્ઞાન જોવા લાયા તો આપણે શાંતિ બતાવી દેવું શાંતિ બતાવી આપણી જે